પ્રતિમામાં પ્રાણ પૂરે જ્ઞાની દેરાસરમાં મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિમાં શક્તિ વધી જાય ખરી હા વધે ને પ્રાણ પ્રતિષ્ઠા હુક્કામાં કરું તો એ એમાં શક્તિ વધી જાય અને મૂર્તિમાં તો દરેક લોકોના આરોપિત ભાવ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરે એટલે ફળ આપે પણ આ કાળમાં પ્રાણ પ્રતિષ્ઠા સાચી થતી નથી અમે સાચી પ્રાણ પ્રતિષ્ઠા કરીએ પણ ઉદય સિવાય અમે કરીએ નહીં લોકોનું કલ્યાણ થાય એટલા માટે અમે પ્રતિષ્ઠા કરીએ લોકોને શક્તિ હોય તે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરે અને આ પ્રતિષ્ઠા કેવા ભાવે કરે છે ક્લુષિત ભાવે ક્લુષિત ભાવ નીકળ્યા ના હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરે ક્લુષિત ભાવ ગજબનો મહી હાજર હોય સળી થાય તો ફેણ માંડે એવી પ્રતિષ્ઠા કરે તો કેવું ફળ આપે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો કોનો અધિકાર જેના ક્લુષિત ભાવ સંપૂર્ણ નીકળી ગયા છે એટલું જ નહીં પણ એના નિમિત્તે કોઈને ક્લુષિત ભાવ ના થાય એ તો પંચ પરમેષ્ટિમાં ગણાય છે અને એવાને હાથે પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ છતાં આ ના મામો હોય તેના કરતાં કાણો મામો સારો બાકી પ્રતિષ્ઠા તો એવી થવી જોઈએ કે મૂર્તિ બોલી ઉઠે હસી ઉઠે અમે જ્યાં જ્યાં પ્રતિષ્ઠા કરીએ ત્યાં ત્યાં મૂર્તિ બોલી ઉઠે છે હસી ઉઠે છે અમારી ઈચ્છા તો બહુ હોય કે બધે જ મંદિરોમાં પ્રતિષ્ઠા થાય પણ સત્તા અમારી નહીં ને વ્યવસ્થિતના હાથમાં બધું એટલે અમે ઉદય પ્રમાણે કરીએ આ તમારી મહી પણ અમે પ્રતિષ્ઠા જ કરી છે તેથી તો હું શુદ્ધાત્મા છું એમ બોલી ઉઠે છે મૂર્તિમાં પ્રતિષ્ઠા જ્ઞાની પુરુષ કરે જળ મૂર્તિમાં જ્ઞાની પુરુષ પ્રતિષ્ઠા કરે તો પણ ફળ આપે છે તો જીવંત મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે તો શું ફળ ના આપે આ તો બધા થબાકા પાડવાના અને ભગવાનને તું અને હું ગાવાના અને મૂર્તિને ભજીશ તો મૂર્તિ મળશે દેહ ઊંચો મળશે મોટર બંગલા મળશે પણ જ્યાં સુધી અમૂર્તના દર્શન ના થાય જ્ઞાની પુરુષ અમૂર્તના દર્શન ના કરાવે ત્યાં સુધી મૂર્તિની ભજના કરજે અને જ્યારે અમૂર્તને ભજે ત્યારે મોક્ષ થાય મૂર્તિ તો અનંત અવતાર ભજભજ કરીએ છીએ ને જ્ઞાની પુરુષમાં તો અમૂર્ત છે અને મૂર્તિય છે જ્ઞાની પુરુષ મૂર્તામૂર્ત છે એટલે એમને ભજવાથી મોક્ષ થાય